તો કે ગયા જન્મ નો ભાવ કર્યો હોય તો અત્યારે આપણે અંકુશ રાખી શકીએ ને પુરુષાર્થ છે અંકુશ તો પુરુષાર્થ છે ગયા જન્મ ભાવ કરેલા બધા પ્રારંભ છે શું છે અંકુશ એ તો પુરુષાર્થ છે કોણ પૂછે દેવું અંકુશ એ તો આ તો શા આધારે અંકુશ રાખી શકે એને કઈ જ્ઞાન શબ્દ સાંભળ્યું હોય કે પુસ્તકમાં વાંચ્યું હોય કે સત્સંગ કર્યો હોય તેના આધારે આમ થાય ખોટું કર્યાનું ફળ ખોટું આવવા માટે અંકુશ બોલ્યા અંકુશ રાખ્યો તો સારું પડે તે કોણ અંકુશ રાખે એ જે જ્ઞાન સાંભળેલું છે તે જ્ઞાન જ અંકુશ રાખે સમજ ભલે પૂરું જ્ઞાન નથી ત્રણસો હાઈ નથી પણ બસો બસો ડિગ્રી તો બસો ડિગ્રી પણ હેલ્પ કરે ને ખબર પડી ને બુદ્ધિ બની જાતે જાતે જ બની બાહ્ય કર્મ ખરાબ સારા ખરાબ કર્મ કરતા પહેલા આત્મા તેના ઉપર અંકુશ રાખે કે નહીં જો રાખે તો પછી ખરાબ કર્મ થતા કેમ મળશું આ પ્રમાણે ખરાબ કર્મ કરતા પહેલા અંકુશ તરીકે સાધન કરી શકે નહીં કહ્યું બીજા કોઈ ભાઈ પૂછવું જ્ઞાન લીધેલું જ્ઞાન છે આજ્ઞા છે કામ થઈ ગયું આપડે કેમ કાલના આયા નહીં તારે હા રક્ષાબંધન હતી એટલે શું કે છે ગઈકાલે રક્ષાબંધન હતી બહેનો ઘેર પાંચ દાડ છે ત્યાં સુધી આવી જાવ જ્યાં હોય ને ત્યાં આવ્યો અમારે ખાલી અમારી પાસે બેસી રહેશે ને તો એ શક્તિ વધ્યા કરે એ રોવાના છે સંભાળી નિકાલ કરવો હોય પણ સામી વ્યક્તિને સંભાળી નિકાલ જરાય પણ ના કરો તો શું કરવું કોનો બેન પૂછે છે કે આપણે સંભાળો નિકાલ કરવો હોય પણ સામી વ્યક્તિને જરા પણ સંભાળો નિકાલ કરવો ના હોય તો આપણે શું સ્વામી વ્યક્તિ કરે કે ના કરે તમારે મારી આજ્ઞા પાડવાની સંભાળો નિકાલ કરવો છે પછી થયો ના થયો એને જોવાનું નથી મારે જોવાનું બરાબર સંભાળ નિકાલ ના થયો તો વાંધો નથી આપણે તારે મારી આજ્ઞા પાડવાની સંભાળ નિકાલ કરવો એટલે તારે શું છે કઈ રહેતા જ્ઞાન કરે કે જતું રહ્યું બધું સ્ટોર માં થોડું વેચી દીધું ના પણ પાંચ આજ્ઞા વાગના પાડું છું હે અમીન હું જ્ઞાન આપ્યું હતું ને રહ્યું છે વેચી સ્ટોર માં આવો અમીન આવો જય સચિદાન દાદા ભગવાન દાદા પાંચ આજ્ઞા કરી બધી રહી છે યાર હે ફર્સ્ટ રિલેટિવ સેકન્ડ યર વ્યવસ્થિત વ્યક્તિ ચલાવે છે પછી ચોથું જતે ફાઇલ નો સંભાળ નિકાલ અને પાંચમું શુદ્ધાત્મા ચોપડો કઈ હેલ્પ કરે છે તો આપડે ફરી જ્ઞાન છે બે જજો બે જણા ફરી રેગ્યુલર થઈ જાય એ કે બહુ હેલ્પ કરે છે તું વળતી નથી એની જોડે હે <laughs> પોપટ મસ્તી અમારી મસ્તી કરે પણ એ લડે નહીં મારે પહોંચવા મારે પણ લડે કરે ને હા એવું પોપટ મસ્તી જ કહેવાય એવું તો થાય ને કે ના થાય થાય <laughs> બેન આવી હતી રહી હતી બે ત્રણ દાડા એમ ઘરે આવવાનું ચોક્કસ રાખો કે છે આપણે ટાઈમ હજી ગોઠવું ત્યાંથી કેટલું દૂર છે નજીક છે અનંત ખરેખર લલ્લુભાઈ છો નામ લલ્લુભાઈ નામ લલ્લુભાઈ નહીં ખરેખર કોણ હા એટલે ખરેખર આપણે શું છે એ જાણતા નથી તેથી આ ભટકવું પડે એ જાણ્યા પછી નિરંતર આપણા હાથમાં રહે એટલે છૂટવાનું થઈ ગયું નહીં છૂટાય નહીં દાદા એમને પેલા પ્રશ્ન પૂછ્યો તમને તમારી puzzle the world itself is puzzle explain him that to him દાદા એન્જિનિયર હતા આપણે જેમ કહીએ છીએ ને world is a puzzle itself એટલે પઝલ એમ કે એમને એને બધી સમજણ પાડો એ બધી સમજણ નથી પડતી હા એ જરાક લઈ ઉતરે પછી હું લલ્લુ વિશે જાય અને આ મારું છે જાય ને છૂટકે ના થાય જે મુક્ત પુરુષ એકલા છોડિયા હવે આ દુનિયામાં કોઈ છોડિયાર નહીં તે મુક્ત એ કેવા હોય જરા સહેજે બુદ્ધિ ના હોય એ બુદ્ધિ ના હોય એ મુક્ત એમ પૂછે છે કે આપણે ઇન્ડિયામાં કેટલી બધી વસ્તી છે તો આપડે શું કરવાના એમ આટલી બધી વસ્તુ વસ્તી વધી ગઈ છે તો આપણે શું કરવાના એમ અહીંયા આવતો કેમ તને આ બહુ ગુડ પ્રશ્ન હાથમાં આવી ગયો વસ્તી વધારે બીજી કોઈ ઘણા પ્રકારના ઘણા પ્રકારના દુઃખ એવું બધું કશું નહીં વસ્તી વધારે કેમ આવે એ લે કે દાદા જોઈએ ને તો કલકત્તામાં અને બધે ગરીબાઈ ને બધું જોઈએ બધા ખાવા પીવાનું ના મળે તો તાની સરકાર કઈ કરતા જી બળી જાય છે બધા લોકોને ખાવા પીવાનું રહેવાનું નથી મળતું તો આ બધાથી મને આમ જીવ બળી જાય છે તો કેમ કશું કોઈ કરતા નથી દરિયાનો નિયમ જોઈ લો દરિયાનો side and F side F side F દુનિયાની હરેક ચીજ નો નિયમ એવો છે કે ઓછું થવું અને વધવું યમાન અને વર્ધમાન યમાન વર્ધમાન દુનિયાનો નિયમ છે આ કઈ વધતી સરકાર વધારતા નથી કે આ લોકો વધારતા નથી માણસ મહાગદથી વધારી છે કે ખરો જે માણસ ના સંદાસ જવાની શક્તિ નથી એ વસ્તી વધારી છે ખરો કોણ વસ્તી વધારે છે કોણ વસ્તી વધારે દાદા પૂછે કે કોણ વસ્તી વધારે કુદરત છે કુદરત બધી વધારે અને લોકો હું ગઈ કે હું છોકરા કે છોકરા બાપ ઠંડા થવાની શક્તિ નહીં ને ઇબ્દુરારીમાં સદાચાર શક્તિ કોઈ માણસ જોયો તે જવું પડે તેના પાસે કોની સ્ટ્રેન્થ છે કોણ મોકલે છે તમને ભગવાન એ કે છે તો ભગવાન મોકલે છે ભગવાને ભગવાને ઇઝ અ નેચર ઊંઘવાની શક્તિ એ તારી છે તારું સુઈ જાય ઊંઘી જવાની શક્તિ તારી છે તો ઊંઘી જાય છે એ શક્તિ તારી છે Can you sleep by yourself? No, not really. It's all nature. So you cannot survive. The body cannot survive without sleep. પોતાની શક્તિ ને પણ એ તો દાદા નેચર જ છે ને કે એવું બધું ના થાય તો શું ઊંઘ જ આવે જ નહીં ને એવું એવું બધું નેચર નું જ છે ને કે છે હા એ નીચર તારી શક્તિ કઈ એ મને કે સારી શક્તિ કહીએ એમ કહે છે. ઉઠવાની શક્તિ નીચરની ઊંઘવાની શક્તિ ઠંડા જવાની શક્તિ ખાવાની શક્તિ તારી શક્તિ કઈ What is your strength? Very The answer, sir, if everything is done by God, what you born here to do? What's your what's your capacity? Hmm? good. Is it? Come on. You know, give you answer? મારી શક્તિ છે જો હું તમને કેમ હા. અકોર્ડિંગ ટુ મી વાત is right and હું કેવા માંગુ કે મારી શક્તિ થાય કે what is right and what is wrong હું કરું રાઈટ હું what not you must not do એમ કે છે કે મને મારી શક્તિ એવી છે કે શું કરવું સારું અને શું ના કરવું એ મને ખબર પડે છે હા પણ કરું છું શું તું તું કહે કે શું એમ કે છે શક્તિ તારી પોતાની છે કોઈ ખબર પડે છે તો તું જાણું છું તને ખબર પડી શકે છે જો પણ શક્તિ શું છે તારી કોઈ પણ કાર્ય કરવાની શક્તિ છે ઊંઘવાની ઉઠવાની ખાવાની પીવાની ધંધો કરવાની વાંભળવાની જોવાની એ બધી તારી શક્તિ છે કોની શક્તિ છે બધી કે ખાલી ગોઈજમ કર્યા કરું છું મેં ખાધું મેં પીધું હું હું કે હું છે હું સદા છે ખાલી જમ સંતો સાધુ બધા એ પોતે ભ્રાંતિમાં પણ ભ્રાંતિ ભ્રાંતિ ગાતી જાય શું થાય હા એ તો ઊંચો ચડતા જાય ધીમે ધીમે તો છેવટે ભ્રાંતિ ને આવું તો ભ્રાંતિ થઈ પડશે વાસ્તવિક The world is the puzzle itself. God has not puzzled this world at all. God is created correct by relative viewpoint, not by real viewpoint. By real viewpoint, only scientific circumstantial evidence is. વાસ્તવિક જ્યાં સુધી ના જાણે ત્યાં સુધી દુઃખ મટે નહીં સાચી વસ્તુ આપણે સત્ય ના જાણીએ ત્યાં સુધી દુઃખ કોઈનું ઓછું ના થાય એમ કે છે આ તો તું કરતો નથી તેને તું માની બેઠો છું એનું આ ભટકવાનું છે બધું તું કરતો નથી સહેજે કરતો તેને તું કહું હું કર્યું મેં કર્યું બીજા ખારી કે હું શું કરું કે ભાઈ બધા પડી ગઈ શું કરું એવું બોલું તો બધું કોણ કરે છે સમજણ પાડો દાદા સમજાતું નથી ને બધું ચુએત ઉપર હોય છે તે વરસાદ કોણ પાડે છે સૂર્ય ઇન્દ્ર રાજા પાડે છે ટુ એર ભેગા થઈ સંજોગો ભેગા થાય નહીં પડે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ હા હું જોઈને કહું છું પુસ્તક વાત નથી પુસ્તક માં હંમેશા સીતારામભાઈ પુસ્તક વાત કેટલી હોય કે જેટલી સ્થૂળ વાત હોય ને એટલી જ પુસ્તક આવે શબ્દ સ્થૂળ છે શું છે જે શબ્દ પુસ્તક શબ્દ હોય ને એ બીજું હોય શબ્દ તો શબ્દ સ્થૂળ છે ને સ્થૂળ વાત એટલી આવે તો સ્થૂળ તો પહેલી ભાઈ ગુજરાતી એટલે લોકોને શું સમજાય આ વાત પુસ્તક લઈને ફર્યા ગયા બધા દાદા સમજાવો એમને બધું હા તમારે બહુ સમજવા એટલે તમે બધું પૂછો બધું પૂછો બધું સમજી લો ભગવાને ક્રિએટ નથી કર્યું એ કુંભાર નથી ઇંગ્લેન્ડ માં સ્કૂલ જાઉં છું સ્કૂલ માં જાઉં હવે એને ભણવું છે એમ કે મારે કઈ જગ્યા સ્કૂલ માં જવું જોઈએ મેટ્રો તો ત્યાં ડિસિપ્લિન સારું પડે ત્યાં જ ગયા તેને બહુ ગમે નહીં શું પૂછવા માંગે છે એમ કે where should I go school ભણવા જવા માટે ભણવા જતી છે પ્રાઇમરી સ્કૂલમાં હવે ત્યાં એને બહુ ગમે અહીંયા કે હું સ્કૂલમાં કાં જાઉં ત્યાં ડિસિપ્લિન વાળી સ્કૂલ હારી અહીંયા હું સ્કૂલમાં આખો રમી ખાય ટીવી જોયા કરે ત્યાં સ્કૂલમાં જાય ડિસિપ્લિન થોડું ભણે ત્યાં જવું નથી કેમ કે કઈ જગ્યાએ સ્કૂલમાં જા મારું ડિસિઝન મગજ નથી કામ કરતું ડિસિઝન લેવા માંગે નહીં એને છે ને એના ફાધર ઇંગ્લેન્ડમાં ભણવા મોકલે છે બરોબર એટલા માટે મોકલે છે કે અહીંયા આગળ સ્કૂલોમાં ભણે ભણે નહીં ટીવી જોયા કરે આખો દિવસ આપણે બધા છોકરાનો જે પ્રોબ્લેમ છે એટલે એમ કે સારું ડિસિપ્લિન ને બધું આવે એટલે કે મારે શું કરવું એ મને સમજણ નથી પડતી સારી વાત છે આપડે હટાવાલા તો છે છે રિલેશન છે ને બહુ સારી વાત છે બોર્ડિંગ સ્કૂલમાં રહે કારણ કે આ તો બધા આ દેશો આમાં ઊંડો જ ઉતરવા મળ્યો મોહમાં તો પણ દાદા એ હોસ્ટેલમાં જાય છે રહેવા બોર્ડિંગ સ્કૂલમાં ભણવાનું તેમ તારે પૂછે છે ભગવાન ક્યાં રહેશે એડ્રેસ આપો તો હું તમને મોકલી દઉં મારી એડ્રેસ આપો કરતો હું તો મોકલી દઉં મારી ગાડી તૈયાર સાંભળજો છે ક્યાં રહે છે ઉપર તો કોઈ બાપો રહેતો હું ફરી આવ્યો ખાલી કોઈ જગ્યાએ છે નહીં એટલે ફોરીના સાયન્ટિસ્ટોને મેં કહ્યું મને કહે ભગવાન ઉપર છે તારે તારી અરજીઓ લોસ પ્રોપર્ટી ઓફિસમાં ગયો ઉપર બાપો એ નથી મને સાચું address God is in every creature whether visible or invisible invisible તમારા મારી વચ્ચે ઘણા ક્રિએચર છે creature is not the creator perceiver knower જ્ઞાતા દ્રષ્ટા અને એમની હાજરી થયા ચાલે છે પોતાને કશું ચલાવવું નથી સમજવું ને પોતાને કશું ચલાવવું નથી પડતું એમની હાજરીથી પરમાણુ જેમાં થાય છે કાર્ય થયા કરશે એ ના હોય તો બંધ થઈ જાય બધું હાજરી ઇઝ નોટ ક્રિએટર ક્રિએટર કુંભાર થાય બધું કહેવાય હું જોઈ ગયું છું બધું લાસ્ટ વાત કરું છું the world is the puzzle itself there are two view points to solve this puzzle one relative view point one real view point તારે પઝલ સોલ્વ છે બધું પઝલ પર થાય ને આ કે છે દાદા આ કે છે બતાવો તો મેમ પઝલ કરવું છે બધું અમારા આ બધી ધમાલ બધી ચાલે છે ને બધી સોલ્વ કરવી છે દાદા કે છે ના પણ નામ શું છે મયંક મયંક મયંક હા તું મયંક છું ખરેખર હા મયંક હે હા હા ભણો નહીં એમનો ભણો નહીં હા એમનો ભણો છું મયંક છું મયંક હસતો ને હસતો નહીં હવે તરત કમાવો my name is Mayank not I નામ છે ને મયંક એ તારું નામ છે કે તું છું તારું નામ છે my name is Mayank not તારું નામ મયંક છે તને બધાએ કીધું તું જન્મ્યો એટલે તારી મમ્મીએ કીધું તારું નામ મયંક આ તને ઓળખે મયંક બધા મયંક પણ અંદર આઈ કોણ છે પછી તું બોલે તારે હું કહું કે મયંક નહીં મેં ખાધું આઈએ ખાધું ઓકે ખબર પડી આઈ એન્ડ માય ઓકે તો આઈ કોણ છે અંદર દાદા પૂછે છે એમ પૂછે છે ખબર પડી સમજણ પડે ને તું એમ કે આઈ કોણ છે એમ દાદા પૂછે છે ખબર તને વિચાર કરે કે આઈ કોણ છે શોધે દાદા સમજાવો તમે કોણ છે માય નેમ તૃપ્તિ બોલું છું ને not you are not you are Come here, come here. Name is Tripti. Yeah. Not you. Your name is Tripti, not you. Who are you? And myself. હું મારી જાત છું એમ કે હું મારી જાત જ છું એમ કે Your name is Tripti, not you. Who are you? Okay. Your identification name is Tripti. દાદા એને જડી ગયું એ સોલ કે છે સોલ You are soul, and this is your name. Mayank is your name. You are soul, but you have not realized your soul. Not realized. That you are Mayank. is really realized, but not your soul is not realized. Your soul is not realized. You must realize. એના સોલ નું નામ માય એમ કે You must realize that you are soul. સોલ યા બોડીનું નામ નહીં કેવી રીતે રિયલાઇઝ કરવાનું પૂછો દાદા સમજી ગયા. પૂછો દાદા દાદા પૂછો Realize કેવી your રીતે સોલ soul. રિયલાઇઝ કરવાનું પૂછો ના તમે ભૂલી લેજો. સમજણ પડી આવ્યા દાદા પણ આ છે ને બધું વિજ્ઞાન એવું છે એ બધાને બળ બળ મૂકી દે પણ દાદા એ કેવી રીતે કરવાનું રિયલાઈઝ મારું કામ નહીં જો હું કરી શકતો હોત તો તમને દર્શન કરવા શું આવત કે મારે ઘેર મારે સંત મહાપુરુષો ના આશીર્વાદ જોઈએ તમારે તો આશીર્વાદ થાય કેટલાક સંતો છે કે એ કરો એ કરો મારા થતું હતું તારે શું કે આવત આપડે ડોક્ટર તું ડોક્ટર આપણને કે અહીં ઓપરેશન આ ભાગ તમે કાપી રાખો સર મને થતું હતું તારે શું એટલે અમારે તમને એમ કે તમારે તમને કેવું છે કે બધું તમે કરી આવો બાપજી હું કઈ જો શું બરાબર શું તારે શું જોઈએ છે મારે શું જોઈએ તારે શું જોઈએ છે પૂછે છે તારે મારે કઈ જોયે નહીં રિયલી પણ ઇન્ડિયામાં કોઈ ખાવાનું ભૂખે મળે હરેક ચીજ મળે જે જે તું જે માગણી કરું તે કૃપા મળે તો માગણી કરે મારે બીજું કશું જોઈતું નથી પણ ઇન્ડિયામાં બધા લોકો બધા જીવ દુખી થયા કરે ને કે મને કાયમ જીવ ભર્યા કરે લોકો ભૂખ્યા રહે છે વસ્તી નો બધું જીવ એ બધું તૈયાર કરે છે એનું બધું એ બધું કામ માથે લેલું છું એને લીધું છે માથે એ માથે લઈને છોતેર વર્ષે ભરું છું હા તું તારે કશું નહીં થાય તું તારી પેલા પાછો આવી કેટલા કલાક કામ કરીશ કેટલા વાગે ઉઠું છું સાંભળો નહીં આજે આજે છું હું રાત્રે ફરું છું બધે ફરું છું તું તારે નિરાતે ફરી રહું છું નિરાતે તું શું કરવાનો છે મને આપી દે કે મારે આવી ઈચ્છા છે કે લોકોનું લોકો દુઃખ જતા રહે બરાબર છે હું લોકોને શું કહું છું તમારા દુઃખ મને બધા આપી દો તમારા દુઃખ સર્વસ્વ મને આપી દો અને પછી યાદ કરશો નહીં તો જોખમદારી મારી તમારા સુખ મારે જોતા નહીં તમારા સુખ મારી તમારી મારા પાસે પાર ઘણું સુખ છે કોણ બોલે ભણવું હરકું છે ભણવું છે મારે હજુ હજુ થોડું ભણવું છે મારે સારું બધું બધું પણ બીજું તારે શું જોઈએ બીજું તો કઈ લાઈફ હાથ કિના કાયમી કાયમ નું સુખ જોઈએ કાયમ નું સુખ જોઈએ છે ટેમ્પરરી જોઈએ છે કાયમ જ દાદા કાયમ નું જોઈએ છે શનિવાર રવિવાર દો દો દિવસ બે દિવસ શનિ પાંચ દિવસ ચાલશે ને કેટલા દિવસ જોઈએ સાત દિવસ નું જોઈએ છે કે બે દિવસ નું જોઈએ છે પાંચ દિવસ નું પાંચ દિવસ નું પાંચ દિવસ શનિ રવિ નથી જોઈતું સુખ નથી જોઈતું શનિ રવિ સુખ જે બહુ જો હોય તો નકામ નું એમ કે છે સાત દિવસ હોય એમાં પાંચ દિવસ નું સુખ જોઈએ છે અને બે દિવસ નું દુઃખ જોઈએ છે એટલા માટે કે બહુ સુખ સારું નહીં પાછું એમ બહુ સુખ સારું જે દુઃખ આખું છે ને એ સુખ સુખ તો ત્યાં જોયું નથી કોઈ નથી કે સુખ તો ત્યાં જોયું નથી સુખ નો સુખ નું અધિરણ ના થાય અને અત્યારે તો દૂધપાક ખાવ ને તને દૂધપાકમાં સુખ લાગે પણ વધારે ખાઈ તો તું આવજે બુધવાર નામ આપે આપી દેશે દાદા એ મારા મોટા ભાઈ છોકરો છે કાકા નું બધું ફૂલ છે કઈ કઈ તપ કર્યું ભાઈ કઈ તમારા આશીર્વાદ હો ફેમિલી બહુ સારું ને બઉ ખુશ થઈ ગયા ફેમિલી તમે આવ્યા અમને આનંદ કેવો આનંદ તમે આવ્યા એમ કે તમારી કૃપા છે એમ કે છે આ બધું તમારી છે સંતોના આશીર્વાદ છે દાદા એ ભણવામાં મગર બહુ જોર કામ કરતો નહીં ભણવામાં કે દાદા કઈ આશીર્વાદ આપે તો અમારું ભાગ્ય કઈ થાય ભણીએ તો કે જરાક વીસ વર્ષ પહેલા ક્યાં દાદા પૂછે છે વીસ વર્ષ પહેલા ક્યાં હતો તું બોલ નહીં એવું કે છે મને જે હતો નહીં એ જાણે છે ને તે હતો <laughs> હતો નહીં એવું જે જાણે છે તે હતો શું કહે હતો ને એવું જે જેને જ્ઞાન છે એ હતો એ જ બોલ્યા આવું બીજો ના તો એના ભાઈ ને એટલે તું ગાયનો છું યાદ પાસે શું નામ છે એનું શૈલેષ શૈલેષ સીતામ યાર છે જી You are permanent by soul and you are silenced by faith. તને ગમ્યું કઈ પસંદ કર્યું ગમ્યું દાદા શું કે છે બે ત્રણ વેળા અમે તો હજી દાદા ને કાકા અમે જ્યાં ઉતરીએ ને ત્યાં ઉતર્યા આખું ગેલન જ પીતા હતા શું પીતા અને પાછા કે દાદા ને ધોઈ પી જવા છે ગુનેગાર ગણતા નથી અમે રંગ લાગી જવો તેને ગુનેગાર ગણતા નથી રંગ લાગ્યા પછી પોતાની ભૂલ ના સમજે તો એને ગુનેગાર કહીએ કે અમારી ભૂલ છે નથી એવું બોલે તેને અમે ગુનેગાર કહીએ એટલે બનાવ્યું દેને કે ઘોળી છે ના આવે એ તમે ડ્રિંક પીવો છે કે ગમે છે કે થાકી ગમતી હે બોલ કબૂલ કરી એટલે આ નહી કે સત્તા રાખે હોય શક્તિ આપો તો ચોપડા લખવાનો કામ એ કરે મગજ બહુ ટેન્શન રહે કારણ કે બીજી બીજી બીજી એમ કરે થાકો લાગી જાય અને આઈ બહુ ખા કે ના બહુ બહુ ખાવા એટલે દાદા નો હા પેલો કામ છે આ તમારે પતાવી દેજો તે તમે પતાવી દેજો એમ કે છે એ કેસ તમે પતાવી દેજો દાદા હવે થોડી કમાણી કરીએ તો આમ તંત્ર દાન થાય એટલે એના ચોર કરે પૈસા કમાવો વાપરે કા ડાઉન આપી દીધી વેચાતી દીધી કે જે આ જીતા છે શ્રીમંદર સ્વામી ની થોડી વાત કરો ખબર નથી ને આપજો પણ વાસ્તવ પ્રતિષ્ઠા કરીને પ્રતિષ્ઠા કરીને આપી પણ ઘેર રાખજો કે આપવાના ઘેર અહીંયા મારી પાસે તો છે અહિયાં અહીંયા આ દુનિયાનો છે કોઈ ક્રિએટર ક્યારે ગોળી કે બિગિનિંગ થયેલી હોય તો પણ બિગિનિંગ જ જેની ના થઈ અનાદિ અનંત છે તેને ક્રિએટર કરનાર હોય જ ને અનાદિ અનંત શરૂઆત કરવાની લોકો કહી છે પણ અનાદિ અનંત લેવર લાસ્ટિંગ છે તેના અંત ના કેમ આવું બોલો છો ના ના તો બધા વાત કરે ને બધા વાતો કરે એટલે ના ના એ સવાર થાય ઉગ્યા હોય લોકો ગમે ત્યાં થાય કયું હોય કેવું એવર લાસ્ટિંગ આ જગત છે સૂર્ય ચંદ્ર તારા બધું આમ જ દેખાશે જયારે જોશે ત્યારે આમ તમને ભક્ત અહીંથી મુક્તિ મેળવવાની છૂટ છે મુક્તિ મેળવવાની છૂટ છે મુક્તિ એટલે શું શું તમે સમજ્યા તમને ડિપેન્ડન્ટ એવું લાગે છે તમે ડિપેન્ડન્ટ છો એવું લાગે છે ના હે તમે ઇન્ડિપેન્ડન્ટ છો દાદા તમે સમજાવો એમને અમે અમે અમે નહીં પડે <laughs> ડિપેન્ડન્ટ જતા ને અને મારે પેટમાં દુખે ને તો બરોબર છે શું કહે ડિપેન્ડન્ટ બૈરીના ના ડિપેન્ડન્ટ ફાધર ડિપેન્ડન્ટ હાથના ડિપેન્ડન્ટ શરીરના ડિપેન્ડન્ટ માથુંના માથું દુખતું હોય તો ગભરામણ થઈ જાય ડિપેન્ડન્ટ થાય નહીં સાહેબ બરાબર ડિપેન્ડ સમજે પડે ડિપેન્ડન્ટ પડી તને સમજે પડે આત્મા છૂટો ડિપેન્ડન્ટ એટલે ડિપેન્ડન્ટ ની વાત કરે પૈસા હોય પૈસા ના હોય ડિપેન્ડન્ટ છે એટલે પ્રમાણ થાય પૈસા ના એ ઇન્ડિપેન્ડન્ટ થાય ત્યારે તારે સરસ સંપૂર્ણ ડિપેન્ડન્ટ ભગવાન ઉપરી ના હોવા જોઈએ ભગવાન છે ને ભગવાન તારું સ્વરૂપ છે ભગવાન કોઈ બીજો વસ્તુ નથી તમારી જાત છે શું છે જાત ને ઓળખો તમે કેમ બરાબર જાત ને ઓળખો જાતને ઓળખો try to own self know thyself not thyself right પછી પૂછ્યું નહીં ત્યાં પૂછ્યું તો નહીં પૂછો ને ઉપર ઉપરી પ્રશ્ન પૂછો તો દાદા I know your own self ભાઈ ટાઈમ બધો જતો રહે છે બધા મુક્તિ ની વ્યાખ્યાઓ આપો મુક્તિ એટલે કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખ જ ના થાય પરિસ્થિતિઓ ગમે તે હોય આદિ આદિ ઉપાધિ હોય તો સમાધિ ના જાય એ મુક્તિ એને મેળવવા શું કરવાનું એ કે છે મુક્તિ મેળવવા શું કરવું એ મારે મને મને તમારે કરવાનું છે થાય નહીં જો કરવાથી થતું હોય તો બધા કરે નહીં હા હિમાલયમાંથી બાવા બધા ભટક ભટક કરવા થતું હોય ના થાય એ તો ભગવાનની કૃપા ઉતરી અહીંયા આગળ આ દાદા ભગવાન નહીં દાદા ભગવાન પ્રગટ થઈ ગયેલા છે ચૌદ નું નાથ જે માગે એમાં લેવા છે તમે માગતા ભૂલો તારે કઈ માગવું છે ભાઈ મુક્તિ એટલે જ માગવી છે એને કરી આપીએ ઉપાધિ રાખે છે હા મોટલું મોટલું રાગે પડી જાય છે નથી આપડે ના હસુભાઈ જરા આનંદ થી થાય એમ કે એવો શાંતિથી જીવન આનંદ થી રહેવું છે એવો આશીર્વાદ બેનની ઈચ્છા નહીં હા બેનની અન્યો ઈચ્છા આવી એમને શું છે એમને તો મારા બ્રધર થાય નાના બ્રધર છે હા પછી નાના બસ એને શાંતિનો અનુભવ થવો જોઈએ કારણ કે ચોપડા રાખવાનું આમ તે મને કામ બહુ આપી દીધું એમ હજુ દાદા આજે જાય છે ને ત્યારે જોજે ને હવે ફરશે તે ભાઈ તકલો પડે નાયા હું ત્યારે કોને ખબર હતી દાદા અહીં વહેલું નીકળવાનું થયું તો આ વહેલું વહેલું નાવાનું નહીં ફાવે ગયું જો હિસાબ હતો ને દાદા આપણે તો કોઈ ઈચ્છા નથી મારે તો રામ રાખે એવી રીતે રહેવું પણ હસુભાઈ લોકો આ બધા એમ કે શાંતિ થાય બરાબર એવું કઈ કરી આપી દીધું બસ દાદા એમની ઈચ્છા પણ મોટી છે <laughs> કરે દાદા <laughs> પૈસા કમાયા પછી તું બહાર ફેરવો તો એ વધ્યું થાય પૈસા કમાવાનો વાંધો ક્યારે કે મારે જોડે લઈ જવાય છે તો તો નહીં લઈ જવાય મારા નામે કરવાનું ના કહ્યું મારા નામ તો કરવાનું ના કહે એમ કે અરે આખી બધી બુક ખોપી દેવી ચોપડા પછી હવે બીજું હું નામ પકવાનું પેલી નોટ નહીં આપી પૈસા વાળી આપડે કાલે મારી પાસે મૂકલો ને બે જણ મૂકવું કાલે એટલે આ વચ્ચે નો આવડે દેખાડો મારે કેમ મારે પછી ડુંગર પછી આવડો કાકરો પડે તો લોહી નીકળે તો પૂછે થઈ જવું નિરાગ હે કેમ નહીં સર કહો કેમ નહીં કેમ આમ કેમ નહીં થતો નહીં થયું છું કેમ કરું છું ઉપરથી પડ્યો એમ કે હા ઉપરથી જ તે હોય તમને દેખાતું આ જગત નું આ ભગવાનની આ ભગવાનની આ કળા છે એ કળા હું ઉદય કારણ કે ડુંગર જ પથ્થર નાખે છે ત્યારે એમ લાગે છે કે એ નાખે છે એટલી જ ભ્રાંતિ છે બાપુજી ને બોખી જવાય આ વર્લ્ડ માં અમને કોઈ પણ જીવ દોષિત દેખાય નહીં એ દોષિત મને તો મને દોષિત પણ છૂટી ગયું મારું એટલે આ જગત નું સદય શું કોઈ પણ દોષિત છે જ નહીં જગત માં તમને દોષિત લાગે તમારા દોષથી આમો દોષિત દેખાય તમને તમારા દોષથી સામો દોષ દેખાય માટે તમારા દોષ નો નિકાલ કરી નાખો અમે એક જ્ઞાન આપીશ બધાને નિરોળ આવી સમાધિ એ લોકો ભગવાન મળે તો સંતોષ થઈ જવાય એમ એવો પ્રશ્ન હતો જાતે પૂછવા આવો તમે આવો આગળ આવો ને વાતચીત કરો વાતચીત કરો બરોબર કઈ જશે નહીં તમે જાતે કહો ને શું કહેવા માંગો છો હું સમજી જવું આગળ આવો આવો આપણે એકના એક જે જુદા નથી આપણે અહીંયા હું અમેરિકન નથી તમે આપણે બધા ગુજરાતી આપણે શું કેવા માંગો કે પૂછજો કોઈ બી પ્રશ્ન પૂછે એવું નથી કે એક પ્રશ્ન પૂછો તમે તો કોને નીરબેન દાદા બોલતા નથી પ્રશ્ન તરીકે દાદા છે ને જ્ઞાની પુરુષ છે અને એમની સહજ વાણી હોય છે એટલે એમને કોઈ એમ ભાષણ સમાજમાં અને સંસારમાં નીતિવાળાને તકલીફ બહુ પહોંચે છે કે ભાઈ પૂછે છે કે આ સમાજમાં અને આ સંસારમાં જે નીતિ થી ચાલનારો હોય એને તકલીફ બહુ પડે છે એવું કેમ એવું હોય ને એ જોતા નથી આવડતું જોનારની ભૂલ છે એમાં આ કુદરત કોઈ ભૂલી નથી કુદરત ને ક્યારે ભૂલ જરાય નથી નીતિ ચાલનાર ને એનું ફળ નીતિ નું મળશે અનિતિ ની ચાલનાર ને અનિતિ નું ફળ મળશે કુદરત કોઈ ભૂલી નથી જોનાર ને ના આવડે તેમાં કુદરત શું કરે એટલે શું કેવા માંગે છે નીતિ બીજો તમારી વાત ખરી છે કે અત્યારે લોકોને આ દ્રષ્ટિ સમજણ પડે નહીં ને અત્યારે લોકો શું છે કે આ સારું કરે છે આ દુઃખી છે અને આ ખરાબ કરે છે સુખી છે અત્યારે જે કરે છે એનું ફળ તો જો આવશે ત્યારે આવશે પણ આ તો પહેલાના ફળ આવે છે પહેલાના ફળ અત્યારે ભોગવે છે અને નવા કર્મ બધે છે નવું બધે આવશે ત્યારે આવશે ખોટોનું ફળ અત્યારે સારું કરે છે સારું ફળ આવશે પણ અત્યારે પહેલાનું ખરું ખરું ખરાબ કરેલું તેનું ફળ અત્યારે ભોગવે છે અને નવું કર્મ બધે છે સમજ ને કુદરત ને ઘેર જરાય ભૂલ નથી કુદરત જરાય ભૂલ થાય એવી નથી એને સારું કર્મ કર્યું છે તેનું ફળ અત્યારે ભોગવી રહ્યો છે ખરાબ કર્મો બાંધી રહ્યો છે અત્યારે આપણે ખરાબ કર્યા હોય તેનું ફળ અત્યારે કરવું ભોગવતા હોય એનું સારું બાંધી રહ્યા છીએ થઈ જાય ભૂખ કે આપણે ભૂખ લાગે ને આપણે ખાઈએ તરત આપણને સમાધાન થઈ જાય છે એવી રીતે નીતિ થી ચાલનારો માણસ હોય એને ભગવાન કેમ મદદ નથી કરતો તાત્કાલિક ભગવાન મદદ ના કરે ભગવાન કોઈને મદદ કરે ભગવાન અનિતિ અનિતિ કરે ત્યારે ભગવાન મદદ ના કરે નીતિ કરે ત્યારે ભગવાન મદદ નીતિ નું ફળ આવે આપણે જે ઘઉં વાવીએ તેનું ફળ ઘઉં આવે અને બાવરિયા વાવીએ તો કોન્ટા ઉગે શું એટલે જેવું આપણે કર્યું હોય એનું ફળ આવે છે આમાં ભગવાન હાથ ગાળતા નથી ભગવાન તો જયારે મોક્ષ જોઈતો હોય આ સંસારથી કંટાળેલો હોય સંસાર ગમે નહીં સંસારમાં સુખ બધું હોય તોય ના ગમે ત્યારે ભગવાનની સાથે કનેક્શન બંધાય ત્યાં સુધી ભગવાનને તો ખાલી શાંતિ માટે બોલીએ તો એટલું શાંતિ થાય નામ દઈએ તેને પણ ભગવાન આમાં હાથ ગાલે નહીં તમારા કાર્યમાં ચોરી કરવી હોય તેને ચોરી કરવા દે અને ગજુ કાપવું હોય તેને ગજુ કાપવા દે સારી રીતે પાછું પકડાય નહીં એવી રીતે શું કહે ભગવાન આ માર્ગ ગાળે નહીં ભગવાન તો ભગવાન વિતરાગ છે રાગદેશ જગન્નાથ કોઈનો પક્ષમાં પડે નહીં એટલે ભગવાને અન્યાય નહીં થાય કોઈ દળે કુદરતે અન્યાય નહીં થાય આપણને જરા સમજવા ફેર થાય છે તેથી આવ્યો એવું લાગે છે શું એ સમજણ બરોબર અધ્યાય થઈ જાય પીઠ થઈ જાય પછી હરકત છે જ આપણા જ કર્મ ભોગવીએ છીએ આપણે જો સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો જે જોઈતું એ આપો આપણને જે જોઈતું હોય તે આપો લોકોને બાકી ખોટું કરનારનું સારું થાય એવું કોઈ દુનિયામાં કોઈ શાસ્ત્ર બોલે નહીં કોઈ માણસ બોલે નહીં સમજે ને એ બાબતમાં ભાઈ કે છે કે ગીતામાં એવું લખ્યું છે કે કોઈ પણ કર્મ તમે ફળની આશા રાખ્યા વગર કરે જાઓ પણ કે છે કે કોઈ પણ કર્મ કે છે ફળની આશા રાખ્યા વગર તો થતું જ નથી મંદિરમાં આવીએ તોય કે ફળની આશા તો હોય છે રાખ્યા સિવાય કોને કરવાનો અધિકાર છે કોને કરવાનો અધિકાર છે જ્ઞાની પુરુષો ને બાકી આ જ્ઞાની માણસ ફળની આશા સિવાય કોઈ કામ કરતો હશે અહીંયા આગળ આવે ને દર્શન તે લાલચ માટે કઈ હવે ને આ મારા જે બેઠા તે લાલ સારું હું હું આવ્યો છું તે લાલ સારું છે નહીં તે તમારે તે તમારે સમજવાનું છે પણ ફળની આશા સિવાય કામ કરે નહીં એ તો જ્ઞાની પુરુષ એકલા જ કામ કરે તો કે છે ગીતામાં એ ખોટું લખ્યું છે ના ખોટું નહીં ગીતામાં ખરું લખ્યું જ્ઞાની પુરુષ એકલા જ ફળની આશા સિવાય કરે એટલે એટલે તારે જો હા ફળની આશા સિવાય જો કામ કરવું હોય છે તો તારો છુટકારો થશે નહીં તો છુટકારો નહીં થાય જ્યાંથી ફળની આશા છે ત્યાં સુધી સંસારમાં ભટકવું પડશે એવું કે છે જો ભગવાન એવી ચોખવટ કેમ ના કરી કે જ્ઞાની માણસોએ આશા ના રાખવી ફળની આશા રાખે છે જયારે કર્મ થાય ત્યારે જવાનું ગાળ છૂટવાનું થયું અહીં સંસારમાં પણ એવું બને નહીં ને આ લાલચુ લોકો કરે એને ફળ ફળ ફળની વાત પહેલી કરે તો જ દર્શન કરવા આવે પગાર નક્કી કરે પેલો કે તમે હજાર ડોલર આપીશ તો જ એ સર્વિસ કરાવે છે ને ફળની આશા સિવાય કશું કરે જ નહીં અને જો ફળની આશા સિવાય કરે તો મોક્ષે જાય શું કરે એટલે ગીતામાં ખરું કહ્યું છે કે તું ઘરની આશા રાખ્યા સિવાય કામ કર પણ કામ એટલું થઈ શકે નહીં માણસ ને જે અને જે થાય જેનાથી થાય એ લોકોનું કલ્યાણ થઈ જવાનું છે ના થાય તેને જાણવું કે આપણાથી આપણું કોઈ કલ્યાણ થવાનું નથી ભટકવાનું છે સંસારમાં અને ભટકવું ના હોય તેને ફળની આશા રાખવી નહીં ગીતામાં ખોટું લખ્યા નહીં ગીતામાં શબ્દ શબ્દ ચોખ્ખું જ કહ્યું છે ને અર્જુન જ કહ્યું છે તારે જો મોક્ષે જવું હોય ને આ રીતે કહ્યું તું આમાં આમ કઉ છું તમે કહ્યું કે ફળની આશા રાખે છે